આવડે ભૂલ ખરી ને તમને કેમ લાગે ભૂલ ખરી હું અનુભવથી થાય ત્યારે જે સુધારણા છે એની શું ગતિ થાય અને કેવી રીતે જેમ કે બ્રહ્મ બ્રહ્મ મળી જાય એવી રીતે શુદ્ધાત્મા બધે આનો આ ગુનો કરી સમજ આ બધે હા હા જોયું લોકો મોહમાં નાય લડકી નાય લડકી થયા થઈ ગઈ તો તારું વર્ષે તમને ખબર પડશે એ તો રીતસર બધું હારું નિયમથી હારું છૂટો પ્રાણ રાખવાનું વિચારો તો પ્રાણ ના પણ કરાવે પોતાનું આસક્તિ કહેવાય આસક્તિ હોય તો સુધી રાખી ખબર પડી જાય હાથ બાબુતા મૂકી ત્યાં પછી ભેગા થઈ ખૂબ ભેગા ખૂબ ભેગા પેલું બચી ગયું બહુ દબાવે શું થાય વ્યવહારમાં શીખવું પડે વ્યવહાર વધતા નથી વ્યવહાર ફરજ છે વાણી મન અને વર્તન ની સરળતા રાખીએ તો એ તો શુદ્ધ ગુણ છે તો પછી એનું શું કરવું એ તો એ ન મન વાણી વ્યવહાર વર્તન એની શુદ્ધતા રાખવી સરળતા રાખવી એ તો સારું છે કે છે તો ના રાખવું શું રાખવું મન વાણી વર્તન એની સરળતા રાખવી એ સરળતા રાખી જ નાખે જે સરળતાથી અમે અમે પોતાનું એ થઈ ના શકશે એટલે આપણે ઘોડો ઘોડાને હસવાનું આવ્યું તો એનું લગામ ધૂરું કરી ગયું અને સુખ પડે એવું એને સુખી થાય એટલે આવ્યું તો શું થશે ઠેકો થઈ જશે ગાડી કરશે શું કહ્યું તો હવે એટલે ના ઘોડાના હિતમાં આપણા હિતના માટે લગામ ખેંચવાનો ભલે બાળકને ફસાય લઈ નીકળતો ભલે બંને હિતના માટે ખેંચવાય લગામ જ હાથમાં ના રહે પછી લગામ હાથમાં જતી રહે તો શું કરવું હાથમાંથી લગામ છૂટી ગઈ પછી શું કરવું લગામ હાથમાંથી જતી રહી પછી શું કરવું લગામ ફરી વાત દાબી દેવાની બધાને જ થયું દાદા બધાની દશા છે બધાની દશાને છૂટી ગયેલી છે એક દશા મુશ્કેલ ના હોય તો ભાઈ લાગે રાબુ કરી આપીશ બહુ મુશ્કેલ ના મુશ્કેલ ના ઉચાલવા જેમ ચાલે એવું છે શું થાય બીજું એવું છે ને કે અહીંયા અહીંયા જયારે અહીંયા આવે અમેરિકા કેનેડા ને યુકે અમારી નાની પાસે નાની પાસે જ્ઞાન એટલું ના હોય બોધ જ્ઞાન કરાર બધી ના કરે અને કોઈ હનન થાય જ નહીં મોટો રાજા હોય તો હનન વ્યવહાર કરે જયારે જ્ઞાન છે ત્યારે શું નાખવાનું કામ કે આપણે આપણે આપણું કામકાજ લેવું શું જરા કાફી કરીએ તો ફરી સુધાર લેવું શું બગડ્યું પૈસા બધા કાચા પડી ગયેલા અત્યારે આ લેવાનું જ્ઞાન જ નથી લોકોને બધું ધ્યાન રાખવું પડે એક તરફી નહીં થવું જોઈએ બધું ધ્યાન છોકરાનું ધ્યાન રાખવું જોઈએ વાઇફનું ધ્યાન રાખવું જોઈએ ડોલરનું ધ્યાન રાખવું જોઈએ ભાઈ ભાઈ ભાઈ ભાઈ કારણ થઈ ગયું છે પૈસા ની પાછળ પડવાનું કારણ શું ભય થઈ ગયો છે એટલે હવે લોકો પૈસા પાસે પડ્યા પૈસા કાંઈ કશું આવતો નથી મેં કોઈ વાંધા નથી બધા કરે બધા કરે રસ્તો નહીં બરોબર સાચો બધા જે કરે એ તો સામાન્ય રસ્તો છે પાછા રસ્તો નહીં બધા આ રસ્તો જાય તો હું આ રસ્તો જાણ તો ના જવા બધા જતા શું મારે દેખતા આવે હું એ રસ્તો પાંદડા દસ પછી બધા ચાર ચાર ચાર ચાર ચાર છે કેવું ચાલે છે તમે કોણ શું તમારું નામ શું તમે કીધું તમે નટુભાઈ નટુભાઈ નટુભાઈ શું ખરેખર કીધું કાર્ય ખબર નથી ખબર જ નથી નટુભાઈ નામ છે પણ ખરેખર શું છે ખબર નથી તમે શું છે ખબર નહીં તમે કોઈ છો ખ્યાલ નથી

બધે સર્વત્ર બધે જ સર્વત્ર સંદાસી બધી છે જીવન કેટલા અહીંયા હોય ના હોય નહીં હોય એમ નથી વિવેક તો હોય નહીં સંદાસ ના બધે ઉપર ઘર બગાડ હતા પોતાની સાસુ મળી ગયા ખાલી કરી ગયા બધા જેવા આસામની નથી આપણે આ લોકો આપણા પેરેન્ટ્સ સંતો શું કહેવાય એ ઠંડાનું ઠંડાના બધાને લખેગા ઠંડાનું અને લાખો હશે બાજુ મનમાં શંકા થયા કરે બધું એમના ભગવાન દાવા મળ્યા અને જઈને સાધુ હાલ ગયું લાકડા ખરીતો એવી વાતો એટલે હું ખરીતો એ ભગવાન પછી અમે નહીં લાકડા નહીં બાપણી વાત કેમ બાપણી બાપાની વાત કરી પછી એટલે અચેતની વાત કરી થયું એવું થયું એટલે સબને બદલાવાનું તો ચૂંટણીના બદલા લાફણ થી જ બાઈ એવું સારી થી કેટલી ચિંતા થાય છે એ ચિંતા થાય છે મહિના એકા છે દરરોજ રોજ કાઢવાનું કર્યું શું કહે કાઢવાનું કાઢ્યું એફર્ટ ક્યાં કરો છો કોઈ દેશ એવું નથી કે આ નહીં ઉત્પાદન તો બધું વધશે અઠવાડિયામાં ચિંતા દેતા બધે અઠવાડિયામાં પંદર દેવા જવું બધા દિવસ બંધ કાયમ ને માટે બંધ કરે કાયમ ને માટે કાયમ ને માટે પુરુષ માગે ને માગા જ બેઠા હતા ફરિયાદ નથી કાળજી કાઢી બરાબર પાછળ જાવ છો તમારે છે ખરું પણ એનાથી જાણવું નથી પાછળ છે ખરું તો બજાર નથી બજાર ને ત્યાં આપણું રોડ ઉપર હાઈવે ઉપર તમારા ગામ થી બહુ નજીક કહેવાય હાઈવે થી નજીક જ તમારું ગામ છે

ત્રિમંત્ર નો અર્થ ભાવાર્થ બધા મને હરિહમ હવે હરિહમ તો લખાણ હરિ એટલે દુશ્મન દુશ્મન છે એવા પુરુષો તમે નમસ્કાર કરો પણ દુશ્મન કયા આ માણસ રૂપી નહીં સૌ રૂપી ખેડના નાયક રાખજો માણસો મારી તો બહુ બધા બીજા પણ તહેવારો માં આવેલા આ જન્માઈ ના થયા એ બીજા મોટા મોટા દેશને આ જ સમય વખત અમારા દેશને વાત કરીએ એની જોડે પહેલાથી થાય નથી ને એટલે અનુભવ આવે થયું પેલા લોકો નમસ્કાર કરું છું પછી બીજું મને શુદ્ધાનંદ સાહેબ ભૂતની અને દેહવાળા પણ નથી આજ અને શુદ્ધ કથિન દેવા જ્ઞાન છે તમને તેને નમસ્કાર તારા સૌથી મોટા મોટા એ કહેવાય કેમ એમને નમસ્કાર ના કર્યા તો તમે કામ લાગે નહીં આપણને કામ તો આ ગુરુદેવ છે તે કામ લાગે અને ત્યાં આપણે લાગે કામ કાઢ્યા લે ભૂલ હોય દેખાય એટલે પેલા અમે ઉપકાર અમને વધારે ઉપકાર્યા એટલા માટે પેલા મૂક્યા કેટલા આવ્યું છે કેટલા ચોવીસ ચોવીસ ને આ જગત માં બધા જૈનો અને આવી હરિસંખ્યા છે ચોવીસ હવે એ લોકોને સમજતા છું કે ચોવીસ અત્યારે હરિહન છે કે શુદ્ધ છે શુદ્ધ કહેવાય ચોવીસ હા એ ખરો એ ખરો વડોદરામાં થયો સચોટ ભાવ ને સારું પછી ખરાબ ના લાગે બધું વડે વડે જવાન થાય પછી આપણે ખરાબ ના લાગે ખરાબ લાગે છે ખરાબ તો લાગશે ને બહુ નુકસાન અમને થાય છે અમને એમ ઘટતો નથી ને એમનું બોલે બતાવી જાય છે આખો વેપાર મંત્ર ફરતો નથી એટલે મેં ભૂલ દેખાડી દીધું શું ભૂલ આ તો સૂતું જતું નથી અત્યારે ક્યાં અને કેવું જ્ઞાન સહી જ હોવો જોઈએ લોકનું કલ્યાણ કરતા હોય એવું છે ને મારી છેલ્લા હતા દેખાડ કરતા સિંહ સ્વામી સભ્ય કરતો શું કહે હું તમારા બીજા તમારા છે તો બીજાનું નામ તમારા બે બે જોઈ લો તો પછી આ એક તો કરજો શું ખોટું કહે છે બધી વાત થઈ ગઈ ત્યાં સુધી જે સાધિકાર આવ્યું નમવારી હંતા આવી સિદ્ધાંત એટલા હાર્યા બે હશે આ લોકો આ લોકોને ભૂલ ભાગવા હારું કરવું પડશે સાધુ સાધુઓને કસાય જતા નથી સંસારીઓ કસાય જતા શું ભૂલ કસાય ભૂલ ભૂલ તો ભૂલ અરે હું બાજુ ઉડી ગયા હું તમે હવે એમને એમ ના ભૂલીએ તમે તો કહે નથી એવું બધું અમારી બધું ક્યાંથી થઈ ગયું છે કે એ તો વિજ્ઞાન હશે ને કામ છે ફંડને જોઈ શકે બેઠને જોઈ શકે પ્રત્યક્ષને જોઈ શકે બધું એની હોય જોઈ શકે તો એનું કામ એટલે તમે સિદ્ધાંત તમે સમજ્યું મને આયર્યાણમ એટલે આચાર્ય ભગવાનને જેને આત્મજ્ઞાન થયું છે જેને સમજબતું છે એવા આચાર્ય ભગવાનને કરો આચાર્ય પોતે આચાર પાડે બીજાને આચાર પર શું કહ્યું વ્યાપારી બને ચોથા સભ્ય બધા ઉપાધ્યાય તો ઉપાધ્યાય બધા નવી સભ્ય લક્ષ્મી વાળા હોય તો જે પોતે ભણે અને બીજાને ભણાવડાવે શું કહ્યું શાસ્ત્ર ભણે અને ભણાવડાવે અને પાંચમા લે સંગ્રહ શાસ્ત્ર બધા સાધુ મનસ્તા હોય પછી પંદરે ક્ષેત્રમાં સાધુ તો સાધુ કોણ ભગવાન ગયા ભગવાન ગયા સાધુ એ તો વાગે લઈ ધરા ગયો બેસે એમ સાધુ કેમ કહેવાય પછી પણ જેટલા સીધા થયેલા એટલા સાધુ હા આડો થાય એવું સાધુ કેમ શું બધું સંસારો સીધો થઈ ગયેલો હોય હું સીધો થઈ ગયેલો છું સદાય થઈ ગયો સીધો કરી પછી મને સાધુ કેમ પછી સીધા થવાનું સાધુ શું અને હમકું હમકું કરે સીધું થયો આપણે અપમાન કર્યું ને તો ફોન મળે સીધો થયો નથી આ અરે મેં અપમાન કર્યું પૈસું હું તો નબળો જબરજસ્તી તું અપમાન મળી છે નબળો તારે મને એમ થઈ ગયું કે બિચારો શું નબળી છે ને લાગણી થઈ ગયું હતું એ નથી ને હું જોયું એટલે સાધુ શું આત્મા દુખા સાધુ સાધુ તમને દર્શન થઈ ગયું આત્મા દુખા સાધુ સાધુ પંચ નમસ્કાર આ પાંચ નમસ્કાર છે સર્વ પાપનો નાશ કરનારા છે તમામ પ્રકારના પાપનો સર્વ પાપ તણાસનો પ્રજનાશ કરનારા મંગળાનંદ બધા મંગળમ બધા મંગલોમાં પ્રથમ મંગલ છે કે ઠીક જ્ઞાન પણ સમજે તો મેં તો ગયા કેમ કહ્યું અને મંત્ર જ્ઞાન પાસે જ લેવો જોઈએ ગમે તે સાધુ આપે એ સાધુને પાડે તમે શું પાડો પડશે મંત્ર એ હોવો જોઈએ મંત્ર માણસ આપે દુકાનો ચાલે પછી મને ભગવતે વાસુ વાસુદેવ નારાયણ એટલે કોણ ત્યાં સૌ સલાહકાર પુરુષ નારાયણ શું કહ્યું શું કહ્યું કે ત્રેસઠ સલાહકાર પુરુષો લક્ષ્ય છે જગતના સૌથી શ્રેષ્ઠ પુરુષો છે તે જ લક્ષ્ય જવાના માટે સિક્કા લાગી ગયા છે કયા કયા ત્રેસઠ સલાહકાર પુરુષ કહેવાય મતલબ પુરુષ નહીં કોણ કોણ આવે દરેક ચોવીસ નું દરેક સત્યમાં અને ઉત્સવમાં ત્રેસઠ હોય પુસ્તકથી દુખાવેલ થઈ જાય તેમાં કોણ કોણ આવે પછી ચોવીસ થી શું દુખાવ થયા હોય આ તો છે પણ બીજા આવતા ફરી થયા રહે દુખાવ થયા હોય પછી બાર કસોરથી થયા હોય ચોવીસ નું બાર છત્રીસ તમે નવ વાસુદેવ વાસુદેવ પણ કોણ કહેવાય કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય રામ વાસુદેવ ના કહેવાય રામ ભગવાન કહેવાય લક્ષ્મી વાસુદેવ કહેવાય એવા નવ વાસુદેવ થાય અને નવ કૃષ્ણ વાસુદેવ વાસુદેવ મનમાં નારાયણ થાય એવા અને નવ કેટલું રાખી દેવું એના હાના લગ્ન નથી બધા બળિયાદ ભાઈ કે પ્રશ્ન વાંચી નહીં કોણ કોણ તો પ્રશ્નના હામાં છે તે જયાસંગ અને લક્ષ્મણને હમે રાવણ તે રાવણે પછી નારાયણ કહેવાય ભલા રાગર કહેવાય નય વાસુદેવ નય પશુ વાસુ નય બળરામ એ બળરામ માં છે તે રામચંદ્રજી આપણા બળરામ અને વાસુદેવ બે અન્ય દિવ્યો હોય રામ ને લક્ષ્મણ બે અન્ય દેવીઓ હોય માતાજી આપે પોતાના એમના જે ઉપરાના વર્લ્ડમાં કોઈ ન હોય બે ભગવાન એટલો બધો સરસ છે જીવ નાખી દે હા અને કૃષ્ણ અનુભવ કૃષ્ણ ના ભાઈ બાજુ હતા શું હલુ માના આસન કોણ થયા તમે જણાવો કોણ કોણ ચોવીસ તીર્થંકર થાય પછી બાર ચક્રવર્ત છત્રી નવ વાસુદેવ નવ પ્રતિ વાસુદેવ નવ દોઢ ભગવાન થઈ ગયા કઈ વાગે બધા તમને શીખવા જોઈએ તેથી હું જાણતો નથી ખાતરી કે તમે કૃષ્ણકાર મારા ખરા गोविंद के एमनी छात्र को तुम्हें हमारे सूर्खंदर खड़ाओ ना એટલે કઈ નથી જે તો બરોબર મતલબ સુ સુરા લખો તો નમન નમન આ નમન મતલબલાથી સીધા સાચું જો ઉન પ્રશ્ન બાદમાં તો જુઓ શું હું સુખાઈ દરિદ્ર બધાને પૂછ્યું છે અને રાવણે પૂછ્યું છે બોલો આ તો કવિ વાક્ય બાકી બહાર જતું પૂછે છે તો તું સમજાય છું ક્યાં નામ જે નામ કાઢી શકે ટીફન કરે એટલે બધાનું કલ્યાણ કરવા માટે શબ્દ જન્મ કામે શું કહ્યું ચલો છે દર્શન આપે જ્યાં જાય ત્યાં સુધી થઈ જાય જ્યાં જાય ત્યાં સુધી થઈ જાય ગગુતર વાત અમે કશું પછી દેવું ખાયા પણ કશું થઈ ગયું છે પૂછાય પછી નમસ્કાર કલ્યાણ સ્વરૂપ જે છે તમે નમસ્કાર કરું છું ઠીક છે બાબા બાબા શું કહો આ મંત્રો બોલે પૂરી એ મંત્રોથી પૂરા પરિહંતા અને બધા સિદ્ધોની આપણને ઓળખ ના હોય એટલે પૂરી શક્તિ એ મંત્રો બોલે આ મળતી મળે તો એટલા માટે ત્યાંનું મારે સ્પષ્ટીકરણ અને એને માટે શું પુસ્તકો વાંચવા જોઈએ કે કોણ કેટલો થયા છે કેટલા વ્યસન કરો કે શું છે એની એટલા માટે ડિરેક્શન માટે મંત્રો બોલીએ તો અમને કોઈ ખબર ના પડે સમજણ ના હોય તો કોણ કીર્તન કરે કેટલા સિદ્ધ થયા અને અમે બોલીએ તો પૂરેપૂરું અમને ફળ ના મળે તો કે બધા તીર્થંકરો કોણ થઈ ગયા અને કેટલા સિદ્ધ થઈ ગયા બધાનું અમને કોણ એવું જવાબ દો ને આપો અત્યારે કોણ છે વર્તમાનમાં કોણ છે એનું કોણ પેલા ગૌરવ આપણે શું કામ પેલા આજ કોની સત્તા છે એટલા તમે ઇન્દિરાની સત્તા ચહેરા શું કયા રહેલા એ ભગવાન થવા થયેલો બીજા થઈ ગયેલા એને શું કરવાનું જે સત્તા પર આવે છે તમે સમજો ને જાણવાનું એક વર્ષે કેટલું થઈ ગયું અત્યારે મતલબ થયા એ વાત તો જાય એને આપણે કપાલ લે ને એ આપણે મતલબ તમે કપાલ આવ્યા બધા સાહેબ દસમી કપાલ હોય ને નૌકર મંત્ર યોગ્ય જ્ઞાની પુરુષ પાસેથી વિધિપૂર્વક એ લાવે છે તો કે એમને વિધિ કેવી રીતે મળે મળકાર મંત્ર જ્ઞાની પાસેથી વિધિપૂર્વક લાવે જોઈએ તો કે એમને કેવી રીતે મળે અમે આપીએ તો જાય અમારે આપીએ એનું તમને આપે આપે એમને હા લાવ ભાઈ લો રાત દિવસ પોતાનો અગરનો અગરનો વિશેષનો લાભ સ્વામી સ્વામી સ્વીકારવો એવું કોઈ માત્ર થઈ ગયું હા બગડી ગયેલા પાછી તો પાણી નથી પછી પટ્ટી ના દેવાની આ દેખાય છે તો જ્ઞાની પુરુષ છે માટે આ બોલશે પૂછું ક્યાં બે કે તારે ઘર બોલીએ તો દાદા હાજર થાય સાંજના બીજા બધા ન લઈ શકે દાદા રામમોહન પૂછે છે કે તમે એમ કે કૃપા બધા લઈ ના શકે એ ક્યાં નામ કહે છે પડદા એમના દિયર છે મિસ્ટર થી મેડમ લેવા છે હા બહુ સારી બહુ સારી પાવ કરજો બાતો થાય ને તારે પાવ ને એ વાપરજો એ પડદા બતાવ સમજાવો કે છે નવ ગરબા કયા ને આપે અવરીગત થાય ને અવરીગત થાય જાય થાય

છોકરો કંટાળો આવ્યો તો શું કર્યું ભગવાન નું નામ લઉં કઈ આગળ મને દેખાડો આ લોકો ભગવાન થયા છે પણ બધા ત્યારે હું કઈ આગળ <laughs> ફરી ગયા છે એટલે હું હજુ નથી પડ્યા તમે શું નામ લઉં છું બોલતા નથી આશરા નાના હતા ત્યારથી એવી રીતે મોટા થયા કે ભગવાન નું નામ દઈને મોટા નાના હતા ત્યારથી જેવી રીતે મોટા થયા ભગવાન નામ દઈને બાકી હવા હવા તો આપણને ખબર પડે છે કે આવી અને ગઈ કેટલો કહીએ છૂટશે તો મને ખબર જ નહીં પડતી કોઈ એ બોલાવે તો ખાસ ભગવાન કશું કર્યું હોય કામ બોલાવે તો બધા ભગવાન છે ભગવાન છે જાણ્યા છે શું કરે છે શું નહીં એને વપાર છે બિઝનેસ છો મેં સાસુ નામ છું બધા જેવું છે બધું અને કોઈ ક્રિએટર હશે ને આ ક્રિએશન ના ક્રિએટર જે હશે ને તમારી ચોપડી માં તો મેં વાંચ્યું કે દેર ઇઝ નો ક્રિએટર ક્યારે વાંચ્યું છે ચોપડી વાંચું ગુજરાતી અલફા છે સાહેબ બરોબર ઇંગ્લિશ ઊંડ સાથે આવી ગઈ ત્યાં પચાસ વાર આવી હતી ત્રણ ચાર જ લાવ્યા હતા જે આવ્યા ત્યારે લાવ્યા હતા ત્રણ ચાર લઈ આવ્યા હતા બીજું લાશ લઈ ગઈ ઇન્ડોગ્રાફી તો ખરે સમજ તો છે જપ્તો ક્યાં ચાલે સાધનમાં સુર દે સુર તો કયા સાધન સુર લઈ પૂછું ઘરે લઈ ગયા હું નથી બીજા થતું ખાના જેવું સાધન ખબર નથી કે છે પણ આ લોકો લઈ જતા નહીં અંદર પણ લઈ જતા આ ડોલર ડોલર નહીં નહીં અંદર કેમ તાર ખબર નહીં શું તો શું આપણે પછી કઈ નહીં વૈજ્ઞાનિક શું નહીં અને રાત દાડો સફાર આ ખાલી આ સંતાઓ આ સચારો આ સંગ્રહ કરવો છે આ તો જેટલું ભોગવે એટલું ભોગવે ક્યાં કામ કરો લઈ જવાનું નહીં આ સંઘો સ્થાન છે હું ત્યાં દાદી સમજી ગયો તો લઈ જવાનું નથી મારી જેટલું ચાલે ચા પાણી પીવાયું બધું લેવાય કશું અર્થું હોય જગલ ઝઘડા ના કરશો પછી વાગદોષ ના કરશો બધું ત્યાં બધું મૂકી જવાનું લઈ જવાનું આ સંઘો સ્થાન છે વ્યવસ્થા સરખો છે કશું જોડે લઈ જાય નહીં અને તેની જાય છે જે ઝઘડો ના કરશો ઝઘડો કરશે અહીંથી તમે જન્મ કરી દીધો પછી આ બધાની ઝઘડો કરીશું અમે ઝઘડા કરનાર તો તો નજર કેદ બહુ મહેનત ન કરે તો નજર કેદમાં મોકલે તો બે ગતિમાં બે ગતિ નજર કેદમાં અને બીજી કેદ છે સાધુ કેદ મનુષ્યો સાધુ કેદમાં થોડો ઘણો થોડો ઘણો મજામાં આવે કશું ઉપાધિ આવે એ સાધુ કેદ અને એટલી બધા ગુનો કરે તેને ચાર પગ નથી છોડી થાય તો મજા કરી ચાર પગ નથી છોડ્યું તો સત્ય મજૂરી કહેવાય સખત મજૂરી કરો ત્યારે ખાવાનું કોઈ પૂરો નહીં પાછી પૂરો કરતા હું પૂરો પૂરો અને ચોથી થતો જલ કે આ જીવન કહે એટલે આખું જીવન દુર્ગીમાં એ જ ભરાય સુખ નહીં આ ચાર જલમાં ગુના થાય એ બધું ચાર જલમ જાય અને મારે જે ગુનો ના કરે તો એટલે તમે તો ગુનો ના કરશો એમ શીખવાડે જેલમાં જવું તમે તમે જેલી કરો શું ગુનો ના મેં જે વાત કરવાનું સમજ ના તમે હમ ચિંતા વાળી જોડે વાત કરીએ ને તો જોડે તો આપણને મગજ ચીડા પડી જાય એવું મીઠું બોલતા ના આવે વાય જ નથી જગતના લોકો મીઠું બોલતા છે દૂર જાણવું હા જગતના લોકો મીઠું બોલતા છે તો છોકરા અનુબાજી બધું કપટની સંગ્રસ્થાન મીઠું બોલો ત્યાં કપટની સંગ્રસ્થાન આવ્યું બહુ મીઠું બોલતો તારા મીઠું બોલતો आठ <laughs> पड़ गया कपट में एक कहते हैं नौ कहे हृदय से नौ पड़ता नौ बनते तो आठ पड़ गया तो मुझसे एक तो नौ नौ थे नौ मेरे तो ये आठ पड़ रहे हुए भाई तो कहे कहे पुस्तक बता तो नाम पर तो आता सर मैं बुखार से पड़ जाता है सर नाम पर आता है कोई क्या है ये तो ના ના પણ કેવા હોય સરદાર આપડે આવું ભગવાન વગર હોય આ હમા ભગવાન હોય તો વચ્ચે પડદો નાખ્યો તો પડદો નાખ્યો તો પડદો ગયો હું કોંગ્રેસ આવ્યો ને ત્યાં દેખાડતા હતા ભગવાન પછી આપણે બાબુ વાગીએ તો દેખાતા બંધ થઈ ગયું એવા પડદા નાખેલા છે ભગવાન તો બહુ બધા દેખાતા નથી બાર દિવસ આકાશમાં થોડો હતો આકાશમાં ખાલી કરી ગયા આકાશમાં બધું ગયા બીજી આગળ ક્રિયા કરવા પર ઊભી બળવા એની ઊભી બળ ના તો ક્રિએશન સ્ત્રીઓ બને કરતા હોય સંગ્રહ દાદા સ્ત્રીમાં કેમ વધારે પડદા હોય અરુણભાઈ પૂછે છે કે સ્ત્રીના પડદા કેમ વધારે હોય કટક ના પડદા તે સ્ત્રી થઈ સારું લાગતું છે એમને સ્ત્રી થાય શું થાય વધે ત્યારે સ્ત્રી સુધી માણસ પુરુષ ના વધે એટલે સતત વધે ને રોજના થવાનું કારણ કે એને કદાચ જે સીમાને ગભરા પડે તો ગાય ઉભું થશે એટલે આ તો બધું શું પરમી પરમી ઉપર આધાર રાખે છે આત્મા તો નતો જ છે આત્માનો ભેદ નથી એ માટે શું ભાવ કરવાના પૂછો છો પુષ્પાનંદ પૂછે છે એ પડદા બચાવવા માટે શું કરવું ભાવ કરવાના આ મારું જ્ઞાન લઈને બધું એના કરતા એને ખોટા રહ્યું આ રીતે થઈ ગયું તો પહેલાં પંદર ચારે પૂરા થયા કેટલા અચાનક ભેગા થયેલા પંદર ચારે પૂરા કરતા ખોટ કરવાનું એના કરતા આ રસ્તે આપણે આવે છે પડદા થયો એ તો બધું જાણ્યું બધા તમે જોયેલા બહુ નાસ્યો નહીં જોયા તમે શું જોયેલું એક બાજુ થી તમે જોવા જોવા તો તમારે બોલવું પડે તો આપણે બોલવું છે તમે કોઈ તો બહાર ઉભો બોલીએ હું અવાજ નથી નવરો નથી કહ્યું તમે છે કામ કરું વીસ આવ્યા રોજ પ્રસંગમાં બાહ્ય જ્ઞાન બાહ્ય નથી તો ચોથો શું ત્રણ વર્ષે નોકરી કરે છે ત્રણ બે વીસ હજાર ભેગા પદ તો કે દાદા મારા મંદિરને આપી દેવા નોકરી આપી પૈસા આપતી નથી એના ફાટે તો સારા પૈસા જીવા રાખે તો પછી તમે મારા મંદિરમાં આપી દેવા છે એટલે મેં કહેતા મંદિરમાં તારા પૈસા લઈ આવ્યો નહીં કારણ કે ન લઈએ અને પછી બાર ગયા પછી વિચાર બદલાઈ ગયા તો નવી શીખવાડ્યું પછી મને થાય ગયા દાદા ને પૈસા ના આપ્યા સારું થાય બોલે પાછું ભય લઈ જાય પચાસ થાય એવું ના કરવાનું તો એને ફાધર પછી દબાણ કર્યું ફાધર બધા લે બે ના બોલું હવે છોકરીને પૂછ્યું કારણ કે પછી મારી બધી બહેનો તમે કરતા વધારે વધારે કે તમને મારી બધી બેંકના કરતા વધારે વધારે ફક્ત કપટ તમારી એટલા જ લોકો કરતી જાય વાગે શું જાય વાગે શું કરતો હોય નાના ના હોય મારી ના ખરકત મારી શું કરવાનું ક્યાં રહું છું કશું કરું છું અને છોકરી કરતી કે બધે કપડ બધી બંધ કપડ ચોરાઈ ગઈ કરતી પણ તમારી પાસે નહીં કરતી એટલે મારે તો કલ્યાણ કે નાખનું સાર કરી લે મને કશું ફરવાનું નથી આ પૈસા ના આવ્યું ના એટલે મને વિચાર કેસ થયો છે પછી એનો નિર્ણય થાય ને કે મેં તો મારે હું તમને આપી દીધા હું એ લઉં ના લઉં છું કે ના તો શું બાપ ઘટતા ઘરના વાપરીશું તારા પૈસા વાપરીશું બે વર્ષ મેં તારા પોતાના ફાયદા માટે વાપરું તો મારા ફાયદા માટે છોકરી એટલી વગર કે બધી જ અડચણો નથી વધારે વધારે કપટ ના શું આવે હા ખૂબ જ કહેવાય અને તો એ છોકરીનું એ પોતે ગણવું એ તો કઈ ઓછી છે તો પુરુષોને અક્ષર ગણવા આપે ઉતાર ખબર પડે એ તો થોડો ફરી મારે અવતાર થઈ ગયો એ તો એ ફોન કરે કપર લેવી તું કપટ થી જ આ બધી વેદના વેદના વેદના સહન કરવાની શક્તિ હોય બધું સહન કરવાની શક્તિ વેદ કપટ થી નો એટલે અસર ના થાય બીજું બોલે મેં અર્પણ કરીશું અર્પણ કરીશું અસર ના થાય એટલે મોહને લીધે કામ કરે મોહથી કામ કરે આવે પછી એવું નિયમ છે ગુજરાતમાં પછી દેશી આ સાઈન કરે થતો માટે નીતિ ગુજરાતમાં ડિલિવરી કરવાની પણ કે તો બહુ જ ના થાય તારે પણ તીકડે મેં શું કામ કરે પણ મેં બંધ થઈ જાય તીકડે બહુ વેદના થાય એટલે બે ભાન થઈ જાય શું થયું કુદરતી રીતે કારણ આપણા બધા ભોજના શ્રમ કરી શકે જ નહીં બેભાન પણ ભૂલે બેભાન પણ તો હું બે દિન સારું હવે મારા સુવા બેભાન થઈ જાય સુધક નું